દર્શન આત્મા દર્શન સિવાય બીજું છે જ મારી જ જોઈએ છે ભગવાનના દર્શન આત્મા દર્શન કરવું છે એ સિવાય બીજું કશું જોઈતું નથી બીજું બધું તો ખોટું છે સપના જેવું છે બીજું બધું સ્વપ્ન છે એમ કે સપના લાગતું નથી ને હવે મને લાગે છે હવે મને લાગે છે હવે લાગે છે એમ કે એટલે રાતે ઊંઘ નથી આવતી એ જ છે નાખી દીધા ઊંઘ કાંઈ રાખતો નથી હવે છોકરાઓ સંભાળે મજા કરે નથી રાખતા આવે એમ કે છોકરાઓ સંભાળે છે ના પણ ગજામાં નાખી દીધા ગજામાં થોડા તો જોઈએ ને સેલિબ્રેટ કરવા માટે થોડા ભેગા થઈ ને એના વગર પણ જીવાતું નથી ને આપણે ખાધા વગર જીવી શકીએ છીએ એના વગર જીવાતું નથી ને એમ કે ખાધા વગર થોડું જીવાય જોઈએ કપડાં જોઈએ કપડાં બી જોઈએ બધું જોઈએ ને પૈસા જીવાડે નહીં નહીં જીવાવાળો તો એ છે ઉપર કોણ છે એ જ પૈસા દેવાવાળો ઉપર કોણ પૈસા દેવા વાળો પૈસા દેવા વાળો ઉપર છે તો એને સાસુ મરી ગયા ને ખાલી કે નહીં સાસુ નતા તો મરી ગયું બાવડી બાકી રહી ગયું એ ઉપર રહેતો નથી લોકો આડો પાલે ઉપર રહેતો બધા આકાશ છે ખાલી બધું જોયા God is every creator weather is બરોબર શું કહે જી માત્ર ઝાડ હોય મનુષ્ય હોય અને એને કુંડલી જ શક્તિ એ જ ને કુંડલીની શક્તિ એ જ છે એ જ ને એ તો બધા હટાક ભગવાન તો જુદી વસ્તુ ભગવાન એટલે ભગવાન કુંડલી ની શક્તિ હોય તો કુંડલી ની વેપાર હોય બધા એ જાત જાત નમસ્કાર કરાવડા નહીં ત્યારે હેરાન કરાવડા ભગવાન તો કશું ક્રિયા કર્યા વગર પ્રાપ્ત થયા આનંદ થી હું એમાં જ માનું છું એ તો યોગમાં પછી નાક બંધ કરવાના ભગવાન તો કેવા છે સરળ છે સુગમ છે તેની પ્રાપ્તિ સુલભ છે સુલભ છે પણ બીજા કોઈ ઉપાય છે નહીં જ્ઞાની પુરુષ મળવા જોઈએ મુક્ત પુરુષ મળવા જોઈએ તો બધું સુગમ છે નહીં તો લાખો અવતારે ઠીકવાનું મુક્ત પુરુષ કેવા હોવા જોઈએ જેના નો છોટો ના થાય એવા છે બુદ્ધિવાળા એટલે આ બગાડી શકવા આ સંસ્થાને ડોળીને બગાડી હોય બુદ્ધિ બુદ્ધિવાળા બુદ્ધિ બધા હોય તો એવા કેવા છે બુદ્ધિ વાળા બધા બહુ જ વસ્તુ સર્વી હજાર બુદ્ધિ વગર નથી ત્યારે શાંત પણ બુદ્ધિ ના કરે બુદ્ધિવાળા પેલા છે જ બધા બુદ્ધિવાળા કોણ નહીં બુદ્ધિવાળા બુદ્ધિ વગર ના થાય તો એટલે એવા જ્ઞાની મળે છે મુક્ત પુરુષ બુદ્ધિ વગરના જે દેહના માલિક ના હોય શું કહે વાણીના માલિક ના હોય મનના માલિક ના હોય એમ ટાઇટલ જ ના હોય કેવું તમારે ટાઇટલ જવા દે મારે કોઈ ટાઇટલ નથી હોતા શાંતિભાઈ જવા દેશો ક્રાંતિ તો અત્યારે આ ભમા છું ગયા ભમા છું તો ના ભમા છું મને શું ખબર પડે એમને તો કાંતિભાઈ બી નથી જોઈતા નામ બી નથી જોઈતું આ નથી જોઈતું ટાઇટલ છોડે છે ટાઇટલ છોડી રહ્યું કેમ પણ મને કોઈ કાંતિભાઈ ક્યાં બોલાવે તમે ટાઇટલ નથી છોડતા પણ ટાઇટલ તમને છોડી દીધા એમ કહેવાય ક્યારે છોડાય એ છોડાય ક્યારે હું કોણ છું એ નક્કી થાય તો આગળ હું આ છું કે છે ચંદ્રકાંત છું તમે સ્થિર દેશ પછી કે તમે પછી કહેવાનું તમે હું તમને પૂછો તમે કોણ છો તમે શું કહેશો હું પૂછું તમને કે તમે કોણ છો એમ તો તમે શું કહેશો બધું ભગવાન છે બરાબર છે ને દાવાદી કહેવાય કેવાય કહેવાય ભગવાન છો તો ભગવાન ના ભગવાન થયા સિવાય શિવ કહેવાય ભગવાન થયા એટલે ભગવાન બનાવો તમે અમને હા તો બનાવવા માટે આવ્યા છીએ બનાવવા માટે આવ્યા છે એટલે હું કોણ છું એ જયારે નક્કી થાય ત્યાર પછી આ ચંદ્રકાર ઉપરનું એનું ટાઈટલ બંધ થાય એનું ટાઇટલ બંધ થાય નહીં ચંદ્રકાંત જ છું એ નક્કી હોય કેવું હોય એટલે અસ્તિત્વનું ભાન આમાં ચંદ્રકાંતમાં જ છે જયારે અસ્તિત્વનું ભાન બદલાય કે ના હું આ છું આત્મા છું એવું ભાન બદલાય ચાર વેદે શું કહ્યું વેદ ભરી રહે એટલે વેદ શું કહે પોતે ધીસ ઇઝ નોટ ધેટ કે શું કે શું કે આ હું નથી ધીસ ઇઝ નોટ ધેટ આ હું નથી એમ કે હા આત્મા નો ન ઈતિ તું આત્મા કહું છું ના આટલું બધું પથકડ કરવા છતાં હજુ જડ્યો નથી અનાત્મ જ જડ્યા કરે છે ન ઈતિ તું જે ઈતિ કહું છું જડ નથી કે સાહેબ અમસ્તી રીતે ક્યારે જડે અહીંયા આગળ આત્મા અલગતવ્ય છે અવર્ણનીય છે એટલે શબ્દમાં હોય નહીં આ દ્વેષ રૂપ છે શું છે વેદ શબ્દરૂપ છે અને સ્થૂળ છે અને આત્મા જ અવક્તવ્ય અવર્ણનીય વેદમાં ખોરું છું તે ભૂલ છે કે ભાઈ વેદમાં એટલે વેદ શું કે છે ગોટું જ્ઞાની જે વેદના ઉપરી છે જે વેદના ઉપરી એવા જ્ઞાની પાસે જા એ તરીકે કહે છે તે શું કહે બીજો રસ્તો શબ્દ ઘડી વેદના ઉપરી હોય ચાર વેદના ઉપરી હોય તો બધું માં છે કરતા હોય તો આપણે શું દાડો વિચાર્યા પર હજી સ્કૂલ છોકરાઓ બધી વાતચીત કરજો હા બધી ખુલાસો કરજો તમે માગશો એ આપીશું જે માગશો સર્વ ચિંતાથી મુક્તિ સર્વ દુઃખોથી મુક્તિ જે માગો ક્રોધ માનમાં આવેલો મુક્તિ નિર્વિકલ સ્વભાવી બાબતે નિર્વિકલ સ્વભાવી જે બાબત આપણે તો ભગવાન દર્શન જોઈએ બસ આત્મા દર્શન એમને તો આત્માનું દર્શન જોઈએ છે ભગવાનનું દર્શન તમે ભાવ બી વધારો છો ભાવ ડાઉન થઈ ગયા લેવા ખરીદી ના કરે ભાવ વધી જતા ખરીદી કરવા ત્યાં મારે નહીં પહોંચી વળે દાદા આપણે તો કઈ નિયમ છે કે લંચને ચાંદલો કરવા ને ત્યાં મોટું ધોવાને જાઓ કપાળ ધોવાને જાઓ બાકી કોઈ બધા <laughs> દાદા તમારા મનમાં કોમ ભાવ ના હોવો જોઈએ તમારા મનમાં કોમ ભાવ ના હોવો જોઈએ તમારા માટે રેટ સરખા હોવો જોઈએ બધા સરખા હોવા જોઈએ સરખા લાગે પણ જાણીએ ખરા ને કે આ ચણા થશે ચાલવા ગયા અઘરા પડે એવા છે આ છે ચાલવા ભાવ સરખો હોય આ ચણા દોગ તોડી નાખે એવા છે જાણીએ ખરા દશા આવે દિશા આવે હરિયા આવે પાછા આવે બધા બીજા કરતા બધા મોટો હોય ના ના બધા કરતા પહોંચો ના તમે વાયા હા કેવા હતા કે દશા દશા જુઓ વિચાર જુઓ એ દશા ખાઈ જાય એ ઓછો ડેર સમજી ગયો ડેર પાંચસો અઢીઓ હતી હરિયાળવાળાને મેં પૂછ્યું મેં તમે હરિયો કેમ કે છે મને ખબર નથી તમે આ રીતે આવું મને ખબર નથી કોઈ હંગળે નહીં પાડી બોલો બોલતા લે તમે તમારે કેવી ઈચ્છા સાથી કે છે કેવા છે કે હોળે નહીં વિચારી છે અને આ દશા નહીં દહા વિચાર દશા બધા સિવાળી વિચાર સિવાળી પાંચા સિવાળી અડિયા સિવાળી તમે જાણ્યા છે આ ચણો કેટલો મજબૂત આ ચણો કેટલો ઢીલો એ બધું ના બધું વિચાર સિવાળી બહુ જબરા બધા ટીમ કરે ફરી સારું તમે ચેતું દીધા અમને સારું કે તમે ચેત્યા એમ કે તમે ચેત્યા તો સારું એમ કે હા તો ઘડી વાત હું જો કઈ કરું છું જસ્ટ જો લખી દેજો પ્રાઇવેટ લખી દો કઈ લખી દે ચંદ્રકાંત ગંભીર વાત કઈ ગમે છે વાત આ વાત કઈ ગમે છે દુઃખો થી મુક્તિ જોઈએ છે ને સંસારી દુઃખો થી મુક્તિ જોઈએ છે દુઃખ કોણ ઓળાડી ગયું હતું આપણા કર્મ તમે જાતે જ ઓળ્યો હા એ તો આપણા કર્મ તમે ખાડા પડ્યા ઉતર્યા ને ખાડામાં લાલચ માટે ગયા તે લાલચ પૂરી થઈ ગઈ ને બસાઈ ગયા આ બધી વાતો તમને ગમે છે કંટાળો આવે છે વાતો ગમે છે આવે તમને ગમતી નથી કંટાળો નહીં આવતો તમને કંટાળો આવ્યો નહીં સરસ લખી દે ગામ છોડીને ચલે ગયા ડોક્ટર કલ્પના બધી તો કલ્પના છે કદાચ કલ્પના બધી બહુ વેટ વેટ કરી કલ્પના કામ લાગે છે ને વાસ્તવિકતા દુશ્મન જેને ક્રોધમાન માયા લોક રૂપી સ્થળ દીપો જેને જીતા એ સ્થળ દીપો કહેવાય શું કહેવાય સ્થળ દીપો સ્થળ દીપો ક્રોધમાન માયા લોક રાગ ને ભેદ એ જેને જીત્યા એ એવા અર્જુન ભગવાનને નમસ્કાર કરો એમને નમસ્કાર કરાય કે ના કરાય એ જે જીતા હશે બધું ગમે તે માણસ હોય પણ જેને જીતા તેને નમસ્કાર કરાય પછી બીજું નમો સિદ્ધાંત અહીં નિર્વાણ પામી અને સીધે ગતિમાં ગયા તેમને નમસ્કાર કરાય પછી નમો આયર્યા આત્માનું આત્માની પ્રતિથી થઈ છે એવા આચાર્ય ભગવાનને નમસ્કાર કરું શું કહેતું આચાર્ય ભગવાન કે પોતે આચાર પાડે બીજાને છે પણ આત્માની પ્રતિથી વાળા આજે છે એ બધા આ આચાર્ય છે આપણે ગાળ મળીએ તો ધ્યાન ના મળે ના કરે ધ્યાન મળે આચાર્ય નમા ઉપાધ્યાય ઉપાધ્યાય ભગવાન આત્માની પ્રતિ થઈ છે નમો એ આત્માની પ્રતિનિધિ બેઠી છે અને એવા સાધુ પુરુષો આત્માની દશા સાધે છે એ બધા સાધુ નમસ્કાર કરું નમસ્કાર કરી શકાય તો પછી આખા બ્રહ્માંડમાં જો હોય આ બ્રહ્માંડ આગળું નથી ભગવાન બહુ મોટું વિશાળ છે આવી આવી પંદર ભૂમિકાઓ તે બધી ભૂમિકામાં જો જ્યાં આવા પુરુષ હોય તે બધાના માન નાશ કરવો છે વ્યવહારિક છે કે નહીં તદ્દન સાચી વાત કશું ના એમના બાપનું લાયસન્સ છે આપણા લોકો સારું કહી દીધું આ જૈનનું ના કરજો દુકાન કાઢવા સારું હાલકા દુકાનો કાઢી આ દહીંનું ના અમારું કારણ સમજો લોકોને મારી ખસે ને દુકાન કાઢીએ દુકાન કાઢે ખરા વેપારી કહેવાય ને વેપારી થઈ ગયા આ વૈષ્ણવની દુકાન આ શિવની દુકાન વૈષ્ણવની અગિયાર સુધી શિવની અગિયાર સુધી અગિયાર સુધી હોય ખરી વૈષ્ણવ શિવની એક જ હોય દુકાનો કાઢીએ બધા મારી નાખ્યા લોકોને મારી દુકાને કાઢી પોતાના થોડા સારા સારી દુકાને કાઢી લોકોને મારી ભગવાન નિષ્પક્ષપાતી હોય કેવા હોય પક્ષપાત હોય આ મંત્રો બોલતો શું કરું તમે બીજું જ આપવાનું છે પેલું કાયમ સુખ આપી દેવાનું છે પણ આ વ્યવહાર પૂરતું જરા બોલવાનું હવે બીજું કંઈ પૂછવું હોય પૂછો બધું પૂછાય અહીંયા આગળ હા કશું નથી વાંચ્યું ભગવાન ની કલમો ના જોઈએ જોઈએ જલારામ બાબા ને કરીએ લીધે મન સારું રહે હૃદય સારું રહે બધું મહાન ભક્ત એ વાંધો નહીં પણ આ શીખવું ના છે શીખવું જોઈએ પેલા ડાક્ટર શીખ્યા છે કહ્યું નહી કોણ બોલે છે સરસ્વતી એમ કે હા સરસ્વતી પ્રત્યક્ષ સરસ્વતી પણ કોણ બોલે છે એનું પણ નામ જોઈએ ને આ ઓરિજિનલ થિયેટર બોલે છે ઓરિજિનલ થિયેટર બોલે છે એનો કોઈ માલિક નથી this is not my speech એટલે પ્રત્યક્ષ સરસ્વતી છે માય સ્પીચ આ સરસ્વતી નહીં એટલે પછી ગમે કેમ નાખ્યું આ વંદન ત્યાં ત્યાં કરે માગણી કરવાની એની પાસે શું કરવાનું ભાવના કરવાની માગણી કરવાની હે દાદા ભગવાન મને કોઈ પણ બે હજાર જીવ આપવા આ ઝાડમાં જીવાત્મા છે ને એ ઝાડ એનો દેહ છે આ ઝાડમાં જીવાત્મા છે એમાં ઝાડ એનો દેહ છે એટલે કોઈ પણ જીવાત્માનું દેહધારી છે બીજી માત્ર અહમ ન દુભાય એના અહંકારને દુભાવવું જોઈએ એનો અહંકાર હોય એને દુબાર દબી રહીએ એ મહાન દોષ છે ન દુભાય ન દુભાવાય ન જ માગવાની શક્તિ માગતો શક્તિ જઈ રહી એ જ કામ થયા તમારે આવું કાલથી કરવા મળવાનું ખબર પડી મને પરમ શક્તિ આપો એ શક્તિ મેં જમે થશે ને શક્તિ મને કોઈ દેદારી જીવા પણ કીધી માત્ર પણ અમદાવાદ એવી ચાદર વાણી ચાદર ચાદર મને ચાદર વાણી એટલે કે જે વાણી ત્યાં બધા ઘટે ને કોઈને દુઃખ ના થાય એ વાત છોકરો નાગું ભરે એ સાચી વાત છે ને યુપીમાં નાગું ભરે ખોટી વાત દાંડો બધાના પછી બીજું દાદા ભગવાન મને કોઈ કોઈ ધર્મ ચિંતિત વાત પણ કરવા કોઈ ધર્મ હોય મુસ્લિમ ધર્મ ક્રિશ્ચન એને આપણે સરકડી ના કરીએ એને ઉપર સારી વાત કરીએ આપણા ધર્મની વાત કરીએ તો એના ધર્મને અને એ ના રાખવું જોઈએ મારા ધર્મની તિરસ્કાર કરવો કહેતે દુભાય બીજું દાદા ભગવાન મને કહ્યું એના ઉપદેશ દાદુ આચાર્યનો અમણવાદ અપરાધ અવિનય ન કહેવાની કરું કોઈ ઉપદેશક હોય સાધુ હોય તે હોવાની જવાબદારી શું પડે આપણી જવાબદારી શું પડે એની જવાબદારી તો પછી આપણે એને પોતે એની પોતે એની નિંદાઓ અવરવાર ન કરવું અપરાધ ન કરવું ન કરવો અભિનય ન કરવો એ બધું આપણે શું કહેવાય ઉપદેશક સાધુ સાથી કોઈ પણ હોય આચાર્ય હોય તો પછી ચોથું જે દાદા ભગવાન કોઈ બી સારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય માણસ સમજાતો હોય તો આપણી પાસે ઉભો અભાવ ન થવો જોઈએ આપણે કરી જવું અભાવ ન થવો જોઈએ કોઈ માણસ અવળું બોલે તો અભાવ તિરસ્કાર તિરસ્કાર ન થવો ન થવો જોઈએ ને અહીંયા તમારા રોડ બહુ હોય ને બેંક બેલેન્સ મોટી હોય તો બહુ સારું બોલે સમજીએ અહીંયા તો માણસ અવળું બોલતો હોય કઠોર બોલતો હોય પણ બેંક બેલેન્સ હોય મોટું તો બરાબર બોલે છે એમ છે તો બહુ સારું બોલે એટલે આ બધું તમારે સત્યો માગવાનું બીજું કશું તમારે કરવાનું થાય નહીં માસી આટલું બધું એકદમ થાય નહીં પછી પાંચમું કહે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે ક્યારે પણ કઠોર ભાષા કઠોર ભાષા હાય નરાય બદમાશ તું કઠોર ભાષા નહીં કરું તંતિની ભાષા તો રાતે જે વાત કરી તેની તેની તેની પાસે અત્યારે વાત કરી તેની રીતે વાત બપોર કરીએ ટોંકો છોડીએ નહીં એ તમને આ વધારે આવડે ટોંકો ટોંકો ગાયો છસો મહિના છોડે ને કારણ જેટલો ડેવલપ એટલો સાંતા ચાલે સાંતો ધડક ના ધડક છોડે નહીં રાતે ભોગે પડી હોય ને મતભેદ તો સવારમાં આ ભાઈએ જતું ત્રણસો ધડક બેને છે ત્યાં ચા મૂકે તો ટચકો મારી નહીં ટચકો મારી મૂકે ના ભાઈએ સમજાય હા ટચકો મારે છે તો પણ ભાઈ ગોઠે નહીં બેન શું કરે અંદર જઈને આમ વાહન આમ ઠકો નીચે પાડે ખસડા વાત કરે તોય પણ ગોઠે નહીં આવતી થઈ જો તો તો પકડી રાખે પછી તોય ધણી જો પોસરો ના થાય ગોઠે નહીં તો ને તૂટી છે ને રડાવે એટલે પછી આ બૂમ પાડે એટલે બાબાને એ ચાલી દાખલા તો જૂની વાતો હા અત્યારે નવા વચ્ચે બધું નહીં થતું અત્યારે <laughs> હની વાળું દાદા અહીંયા તો હની કે એટલે જાય <laughs> નગર વકીલ ને ફોન કરે પછી એના વકીલ ને ફોન કરે એ તંતિલી તંતિલી આ તંતિલી સમજે ને તો આપણે ખોલે નહીં કઠોર ભાષા તંત્રી ભાષા ના બોલાય બોલાય બોલતા પ્રજા તમારી પર શક્તિ હવે માગવાની તમે એ શક્તિ એટલે તાંતિલી ભાષા જતી રહેશે તમારી શું કહ્યું એટલે ઘરવાળાને કોઈ કઠોર ભાષા તંત્રી ભાષા બોલે તો મને મૃદુ રુદુ ભાષા બોલવાની શક્તિ આપો કોઈ કઠોર બોલે તો મને સરળ ભાષા બોલવાની પેલા કોઈ બદમાશ તો ન લાગશો ભાઈ મેં તમારું શું બતાવ્યું છે સરળ બોલીએ શું કહ્યું તો છઠ્ઠું મને કોઈ દે હે દાદા મને કોઈ પણ દેહધારી જીવાતના સ્ત્રી પુરુષક નપુરુષક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્રમાં વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ વિચાર સંબંધી દોષો ન કરાય એવી પરમ શક્તિ આપે જો એક ના મળું હે શક્તિ મારું છે ને મને નિરંતર નિર્વિકાર રહેવાની પરિસ્થિતિ પરમ શક્તિ આપો હવે કલમો બોલ્યા નહીં હોય નહીં હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં લુબ્ધ પણ ન કરાવી શક્તિ આપો સમરસી ખોરાક લેવી શક્તિ આપો સમરસી ખોરાક એટલે સરસ નું ભોજન આપડે લોકો કડવો રસ્તો બધા લેતા જ નથી ને પછી તાળ આવે તારે પીને લે ઓમ તો જરૂર ના દીધો હોય નહીં તો પછી કીડા લઈને પડશે પૂરું કરવું પડે ને તો ઉકાળ આપીએ કરવા સરસ લેવા જોઈએ કારેલો ખાતો નથી હું કંકોળો ખાતો નથી હું મેથી તો અડતો જ નથી આ બધું ના લેવું છે પછી આંખમાં મને કોઈ દેદારી જીવાત્માનો પ્રત્યક્ષ જગત કરો જીવન જગત મૃત્યુ પામેલા કોઈ પણ અવારનવાર અપરાધ એવી નહીં લોકો મરી ગયેલો હોય તેને લોકો બચતા રહે એવું તું તારા પસવા બગાડ આવો આવો આવો આવો ને અહીં એક જગ્યા છે રાખી દેલું કોકરા અરે અમને રાખી દેલું પ્રભુદાય તે દીધેલી આપડા ઘણા પછી નવ ગુણ મને જગત કલ્યાણ કરવા નિમિત્ત બનાવી પર શક્તિ આવે જગત નું કલ્યાણ કોણ કરે પોતાનું કલ્યાણ થઈ જાય તો જગત કલ્યાણ પોતાનું કલ્યાણ થયું નથી એટલે તમારું કલ્યાણ કરી જાય ત્યાર પછી જગત કલ્યાણ જય સચિદાન દાદા ભગવાન દાદા વાત સમજાઈ ગયા કેવામાં કોઈ પક્ષપાત કોઈ ધર્મ આ બધું આત્મધર્મની વાતો જ છે તમને ગમ્યું ચંદ્રકાંતાભાઈ એવડી મોટી રકમ છે કે વંચાય એવી નથી હવે આટલી તપાઈ ગઈ ત્રીસ હજાર ಇದನೆ ಕಬೇರ ತइये ಕದ್ದಗೆ ದರದನ ಕದ್ದಗೆ ದನಕ ಫಚ್ಚೋ ಕ್ಯಾಂ ಕಡೋ ಇಗೆ ಆಪ್ನ ರೇಗ ದೋಪು ತೈಯೋ ದರ ಆನ ಡೊನೇಷನ್ ಮೇ दादा ने एक बात करी ಸಾಬಾ ಜನ್ ಪ ಹೋಯತೆ ತೂ ಆತೆ ನಾ ಹೋಯತೆ ತೋ ಲೇವರೇ ನಥಿ ಸುರಜ್ ಪರ ಆತೋ ತಮೇಕೋ ದೆ ಕೋನ್ ಆಪ್ತೋ ಇತೆ ತೋಯಿ ಇತla ಪಿಸೆ ಢಗ್ 레ವೆಲ್ ಪಿಸೆ ಆಪ್ನ ಪೇರ ಮಾಂಗಾ ಉತೆ ಉತ್ಮನ್ ಥಯೋ ನಥಿ ಅನೆ આ અમારી આપતો કહેવાય તે વેચાય નહીં ફ્રી ઓફ કોસ્ટ જ હતું બધા પુસ્તકો વેચાય પણ આ પુસ્તક વેચાય નહીં આપતો કહેવાય વાત ગમી થોડી ગઈ તમને એમ લાગતું છે કે કોણ આપી દે પછી પચાસ પચાસ પચાસ ભેગા કરતા છે એમ ના એમ પતા પતા હો હો રહેતા નથી આ ભાઈ એક લાખ ને એક હજાર આપેલા ડોલર હજાર પાંચ હજાર અહીં બસે પણ છે બીજા નાખી તમારે કઈ માથા પર અહીં માગવાનો જ નહીં માગવાનો જ અને મેરેજ આપી છે મેં એવું ના કર્યું આટલા બધા ના મારે વિદ્યાદાન કહેવાય જ્ઞાનદાન કરવું જ કે જ્ઞાનદાન કહેવાય શું કહેવાય એ પુસ્તક વાંચીને એને જ્ઞાન ઉત્પન્ન થાય તેથી કેવો સવળો કારણ ડાક્ટર ગમી વાત આ કે ના ગમી અને બધે છે નહીં રાખવાનું આપણે હોય તો છપ્પન ના હોય ભાઈ એ બધું અહીંયા આગળ સમાન ગણાય છે કે આપનાર લાખ આપો પાંચ હજાર બધું સમાનતા ગણાય છે અહીં વિશેષતા નહીં ગણાતી કહેવું તો પડે ને જેને લાખ આપે લાખ તો કહેવા જ પડે ને પણ એથી કરીને સમાનતા ફેર ના પડે એટલે પરમ વિનયને હું કઈ જાણતો એટલું જ છે દરેક વસ્તુ એકાદ પુસ્તક અહીં હોય તો આપો ને જો હોય લાવો ચિંતિત માત્ર દુઃખ થવું ના જોઈએ આપતી વખતે ચિંતિત માત્ર પોતાના સુખ વર્તે રાજી હોય તો જ આપવાનું તો દુઃખ હોય ને કારણ મોક્ષ માર્ગ છે આપણે મોક્ષ માર્ગમાં દુઃખી થવા માટે નથી તો સરપ્લસ હોય તો શું કહે એટલે એ બીજું છે ને આ જુદું ત્યાં તો માગી માગવાનું તમે આપો તમે આપો અહીં કહ્યું કારણ કે કોઈ માણસ એક એક આનો વાપરતો નથી કારણ પોતપોતા મારા ઘરના કપડા મારી જાતની કમાણી આ કપડા મારી જાતની કમાણી સમજુ એક આના નહીં ખર્ચું સંઘની પાસે જે કારકુનો જોઈએ તે કારકુનો જાતે જ કરી લેવાનું પૈસો નહીં પગાર બધા ફ્રી ઓફ કોસ્ટ સેવા કરવાની સંઘની બ્રહ્મચર્ય માટે આ બે પુસ્તકો એકલા બ્રહ્મચર્ય માટે જ મૂકેલી તમે કહો હવે તમારા લેવાનું તમારા ફાધર હવા લાખ રૂપિયા આપ્યા છે એટલે તમારે લેવા નથી કારણ કે મારા ફાધર પર બીજા પાંચ ગણા લો પણ આ મંદિર માટે લેવા જ જોઈએ કે પેલા એક એકનો એક છોકરો તું શું બોલું છું મારે જોઈતું ને મારા ફાધર કહેતા તું પૈસા લઈ જા મારે લઈ જતા એમાંથી હું કમર છું પાંચસો ડોલર આપતા મેં ના પાડી પધરામણી પધરામણી કરેલા દાદા પધાર્યા તે દાદા અહીંયા છે ને ડોક્ટર હોય અને મોકલવાળો હોય કોઈ બોલે કોઈના મુખે નીકળે જુદી જુદી કેમ તેનો પ્રભાવ જુદો હોય એ પરથી ઓળખાય કે શું માલ છે સરખી જ બોલતા હોય તો એ કેમ પ્રભાવ ના પડે ના પ્રભાવ એટલે રાગદેશ છે પાણીનો એ શું છે નો બની વાણી હોય ને પ્રમાણ કેવાય પ્રમાણ રાગદેશની વાણી હોય ને એ વાદી પ્રતિવાદી બંને કબૂલ કરે મુખ મેં રાગ બગલ મેં છુરી બોલ એવું કેમ કેમ સમજાય સમજાય મીઠી વાણી પછી મારે પડે મીઠી વાણી મીઠી વાણી બે બની પડે એક સ્ત્રી વાળાનું ઘર અને એક અંદર જે અને આ આ બેચારી વાળી કામ ભાઈ કપડાને મળે નહીં આ મારી પેલા મળી આવે જોવા જુઓ મીઠી વાણી મારી નાખે એટલે મીઠી વાણી ખબરાની મળે પાછી કરી દીધો શું કરું વ્યવહારમાં મીઠી વાણી બોલનારો આવે તો કરી દીધો કરવું બોલે તો એક્સેપ્ટ કર્યું કરવા જોખાવે તો પછી ત્યાજ વાત કેમ કહેવાય હવે ચાર વાત નથી કરતી ચાર વાર વાળા તો ક્ષેત્ર જ નહીં એ એ તો એ ક્ષેત્ર ઊંચી વાણી એ સમજવું પડે ને હા શું વાત જાય તમે પાસે શું દાન જ છે સમજે જાય અને કોઈ આપણા મોટો એક્ટર હોય તો ભૂલ થાય પછી હું પાડ્યો ને આ ભૂલ થઈ ગયો એક્ટર તો ભગાવું તારા ગ્રહો જ તને આ કરવા પચાવડાવે થઈ ગયું એટલે એટલે એના વિચારો સારા ને એવા વિચારો બહુ આયા કરે છે પાંચ ડોલર કે અગિયાર આપી દેવા મંદિરમાં આપવા માટે એક જ મેં ભેગા કર્યા છે કેટલા નો ક્વેશ્ચન છે કે આપણે આ મહાભારત રામાયણ ગીતા મહાભારત રામાયણ ગીતા એનો બધાનો પાઠ કરવો જોઈએ અને કથા બધા ચાલતી હોય તો એમાં જવું જોઈએ જેના ગમતું હોય તે ગમતું હોય આ સંસારને દુઃખ ભૂલતા હોય એની ભૂલતા હોય તો ગીતાને રામાયણ એવું શું છે સંસાર સારો કરવાનું સાધન એ અવળ કરવાનું છે અવળ રાવણ છે કેવો પણ એને કેવી રીતે એને ઇતિહાસ છે સંસ્કાર સારા પડવાના પણ હજી હકીકત છે દાદા હકીકત છે હકીકત તો હોય નહીં રાશિ તો હોય નહીં રામ મંદિર તો દાદા રામ થઈ ગયા હકીકતમાં અનુગ્રહ અનુભવ લોકોને કામનું છે છોકરાઓ પૂછતા બધા ડેવલપ થયેલા છે ને એને અમારા છોકરા એના સંસાર ના છોકરાઓ પૂછે એમને કે રામ થઈ ગયા કે નહીં સાચી વાત છે એમને શું કેવું રામ થઈ ગયા રામ થઈ જાય ખોટી વાત જીવન આગળ થતું એટલે બહાર ચાલ્યું આવી રીતે જીવો લુપ્ત રામ થતા નથી લોકો સીતા ગયા થતી નથી સીતા શું કે તમે રામ થવા નું સીતા કહું રામ જેવા હું સીતા છે દાદા કૃષ્ણ ભગવાન માટે શું કેવું થઈ જાય મંદિર બંધાય છે ને કૃષ્ણ ભગવાન ગુસ્સો છે એને પેલી સ્પોર્ટ કાર લેવી છે તો હું કેવી રીતે લઉં કે છે એ સ્પોર્ટ કાર આવે એ બહુ મોંઘી આવે અને બહુ સરસ રૂપાળી હોય પણ મોંઘી બહુ હોય વાંધો નહીં કે છે ફીટ ના થાય તો મને વાંધો નથી એકલા જવાય ને લેડી જોઈએ એ તો આવશે જ ને કે છે ખાતરી આવશે ગાડી એવી એટલે આવે ગાડી એવી લે એટલે આવે એટલે લેડી એવી આવે કે સુનિલ ની ઘરે રાહ જોયા કરો ગાડી આવી આપે તો ગુરુ ગુરુ લાવવા માટે ગાડી લાવી છે એવું નથી શોખ છે એવો friend your friend arrive that's why you friend શોખ છે શોખ છે શોખ ભગવાન માં એવી શક્તિ હોય જયારે આવવાનું ગમે નહીં ભગવાન આવે ને એ તો જે આત્મા તૈયાર થવાનો હોય ને એમનું છેલ્લા આવતા હોય એ લોકો જન્મ થાય છેલ્લા ચાર પાંચ અવતાર ના હોય તારે તારથી અવતારી પુરુષ કહેવાય એમનો જન્મ થાય એવા કાળમાં એવા કાળ થાય અને વાતાવરણ બધું પડી જાય જે કંઈ લાયસન્સ નથી કોઈ ભગવાન થયું લાયસન્સ નથી દરેક માણસને ભગવાન થઈ શકે છે પણ માય જાય તો I without my God I without my થાય ફોરેન વાળું માય જાય નહીં કોઈ દરે આપણા લોકોને જાય જેને આઈ વિધાઉટ માય થઈ ગયું એ ગોળ કઈ લાયસન્સ નથી એમાં તો માણસો સર્વ ધર્મ માન્ય એવો અવતાર થવાનો છે ભગવાનનો થઈ ગયો કે થવાનો છે વખત આવશે ને થશે ને વખત આવે બધું થઈ જશે આપડે આપડી તૈયારી રાખી બે રહ્યું છે કે દાદા ભગવાન નો અવતાર ભગવાન નો જ અવતાર છે ને નિશિત કહેવાય એમ કહેવાય બધા બાર તો કરવાની હોય ભક્તો